આપણી ઈચ્છા હોય તો આપણે એની પર દ્વેષ થયું થયું અમારી ઈચ્છા નથી એવું કેવું માં છો પછી ખોટી ખોટી આવે ને જયારે જાય ત્યારે ખોટી આવે ને જવાનું છે નક્કી જ છે બધા આટલા લાગી વાળા છે આવી વર્ષ વધારતા નથી પાંચ વર્ષ વધારતા નથી શિષ્યને વડવાયથી તે મટાડી શકતા નથી શિષ્યને એને વળ્યા થઈ ને બહાર આવા ડાફા વાંક્યા કરે શું કરે બહાર બોલ્યા કરે હા બધું ઇગોઇઝમ છે બધું દાદા કાલે તમે કહેતા હતા કે ભાવ વગરના તમારી દ્રષ્ટિ એવી હોવી જોઈએ ભાવ વગરની ત્યારે વિતરાગ થવાય કાલે તમે એમ કહ્યું હતું ને કે દ્રષ્ટિ તમારી એવી હોવી જોઈએ ભાવ વગર વગરની એમાં જેને દુઃખ થાય ખરેખર બહીને દુઃખ થતું હોય તો ચલો ધણી ફરી પહેણે તો એ દુઃખ નો પડઘો એની કોઈ પડ્યા વગર રહ્યા નહીં પેલી ભાષામાં બોલે નિશાસો લાગે એમ પેલી સામાન્ય ભાષામાં કહે નિશાસો લાગશે હા લાગશે એ વસ્તુ આપડા લોકો કે છે ને તે જુદી વસ્તુ છે એના જેવું જ છે પણ આ તો જ્યાં સુધી તમારા નિમિત્તે કોઈને પણ સ્ટેટમેન્ટ દુઃખ થાય છે ત્યાં એની અસર તમારી પર જ પડવાની માટે ચેતો શું કહ્યું કહીએ ચેતો મન બુદ્ધિ એટલે આ કોઈને કિંચિત માત્ર હવે ઓફિસમાં તમે કામ કરતા થાય એને દુઃખ થયું એની અસર ના પડે બોલો જગત કેવી રીતે મુક્ત જ થાય દુઃખમાંથી મુક્ત જ કેમ થાય છે જેનાથી કોઈને કિંચિત માત્ર દુઃખ નહીં થતું તે પોતે સુખી અપાય એમાં બે મત અમે જે આજ્ઞા આપી છે ને તે તમે સર્વ દુઃખ થી મુક્ત થાવ એવી આજ્ઞા આપી અને તો કશી હરકત ના આવે ખાવા પીવાની બધી છૂટ હલવા થવાની છૂટ સિનેમા જોવાની છૂટ કશી છૂટમાં કઈ ખામી રાખી છે કોઈ કે મારે ત્રણ ડોલે ના આવું છે તો હવે કે ચાર ડોલે ના આપણે કઈ છૂટમાં કશી ખામી નહીં રાખી અમારી આજ્ઞા પછી હરકત પોતે પોતાના પગ ઉપર કુવારી અમારી રહ્યા તે અમે કહીએ છીએ આવું ના કરતો બાકી જરાય અસર જાય જ ને આને સુધારવા માટે તમે કહો એને સુધારવા માટે તમે કહો પણ એને જે દુઃખ થયું તેનો અસર તમારી પર છે અને અપૂર્વ છે પૂર્વે ક્યારેય પણ ના ઉત્પન્ન થઈ એવી છે કરજો કઈ વાતચીત કરવા એ કે તમારે એટલી આજ્ઞા લેવાની હતી કારણ કે અમને તો દસ જ દાડામાં ફેર પડી ગયો કે દસ દાડામાં મને આત્મા અસંગત છે એવું મને અનુભવમાં આવી ગયું હું પોતે અસંગત છું તમે કહ્યું ને એના દસ ના દાડે પછી મને પોતાના અનુભવમાં આવી ગયું આત્મા નિર્લેપ છે તે મને અનુભવમાં આવ્યું અમે કહ્યું છે તમને પ્રતિથી બેસી ગઈ પણ પછી અનુભવમાં આવવું જોઈએ ને એ કે છે મને દસમે દાડે એકત્રીસ તારીખે જ્ઞાન લીધું ને તારીખ લીધું ને એકત્રીસ તારીખે દસમી તારીખે મને અનુભવ મારી આ લોકો કેતા હતા વાતચીત કરવા વાંધો નહીં આપણું દિવાળી એવું કરેક્ટ છે ગમે ત્યાં વાતચીત થઈ છે કે એવું છે અહીં જરાય ભેળસેળ એવું નથી તો ભેળસેળ વધતા તારા દૂધમાં ભેળસેળ તો દંડ કરે છે તો આમાં ભેળસેળ કેવડો મોટો દંડ થાય આમાં ભેળસેળ દંડ ના થાય આ નાસ્તો કરીને નિકાલ કરે છે શું કરે છે નિકાલ કરી એ ફાઇલ પતી ગઈ હવે બીજે બીજી જે આવશે તાર શું મોક્ષ જોવાનું કશું સહજ થઈ જાય મોક્ષ થાય સહજ થઈ જાય આત્મા તો સહજ જ છે સહજ આ તો દેહ અસહજ થાય છે એટલે એને સહજ થવું પડે તો દેહ સહજ થઈ જાય આવું જેવું નાસ્તા વાસ્તા કરી બધી ઈચ્છા વિચારવાનું નહીં કે કાલે જલેબી જોશે મળ્યું એ સાચું એમ સહજતા સહજતા એટલે પોતાનો વિચાર વગરનું પોતાના વિચાર એવા વગરનું સહજતા એટલે સ્વાભાવિક જે સ્વાભાવિક જે સ્વભાવ છે તે સ્વભાવમાં જ બન્યા તો જો સાંભળે છે ને કઈ કઈ બહુ નથી સાંભળતું આત્માના બે માર્ગો છે ક્રમિક માર્ગ છે ક્રમિક ક્રમિક એટલે step by step step by step step by step પરિક્રમા વધારે જ છે દાડે દાડે તમે જોયેલા કોઈને વધારતા વધારે જ છે પરિગ્રહ ની જાળ માં પોતે જ ફસાય જાય આ પરિગ્રહ એ જાળ વસ્તુ છે કેવી છે જાળ માયા છે અને પરિગ્રહ વધારે છે એમ દુઃખ વધતું જાય છે હવે કેવી રીતે અમારે છૂટે કેવી રીતે કેમ કરીને છુટકારો થાય એટલે આક્રમ વિજ્ઞાન નીકળ્યું અક્રમ હાજી ક્રમ બમ નહીં લિફ્ટ માં બેસી જાવ સીધા જમે એટલે લોકો ને લિફ્ટ માં બેસી જવાનું ફાવ્યું અનુકૂળ આવે ને જી હા કશું છોડવા કરવાનું નહીં લિફ્ટ માં બેસી જાવ આજ્ઞામાં રહેવાનું કેવું આજ્ઞામાં રહેવું હા લિફ્ટ માં હાથ બહાર બહાર નીકળવાનો હા સોરી નહીં તો આખી લિફ્ટ તૂટી પડે અગર એના હાથ ભાગી જાય હા સમજ ને જી હા એટલે અક્રમ વિજ્ઞાન છે અક્રમ એટલે ક્રમ બમ નહીં એ બધાને બહુ માફક આવી ગયો બધા માટે ના હોય ને જેટલા મને ભેગા થાય એટલા માટે છે ને ના ભેગા થાય તેના માટે શું સમજ પડે ને હાજી હા અમુક નીતિ નિયમો તો પાળવાના જ ને અમુક નીતિ નિયમો તો પાળવાના ને તમે કોઈ નીતિ નિયમ પાળ્યો ખરો પરિગ્રહ ઓછો કરતા જવું દુનિયામાં તમારે એક શોધખોળ કરવાની હાજી કે આ દુનિયામાં મારો જન્મ થયો તો મારી શક્તિ કેટલી અને મારી કઈ શક્તિ છે કઈ શક્તિ નથી એ બેવડું જાણવું તો જોઈએ ને કે ના જાણવું છે ખરી વાત જાણવું છે નીતિ નિયમ પાડવાની તમારી શક્તિ હોય તો તો તમે નીતિ એમ પડાય જ ના પડાય અને લોકો કહે છે નીતિ નિયમ પાડવા છતાં પડાતા નથી એનું શું કારણ છે આકર્ષણો બધા સંસારના બધા આકર્ષણ હોય ને શક્તિ જ નથી પોતાની આ દુનિયામાં વર્લ્ડમાં કોઈ પણ માણસ એવો નથી જે સંદાસ જવાને સ્વતંત્ર હોય પોતાની શક્તિ હોય એ તો જયારે ડાક્ટરો અટકે ત્યારે ડાક્ટરને ખબર પડે કે આ મારી શક્તિ નથી બીજાની મદદ લેવી પડે કે ના લેવી પડે બીજાની બદલ લેવી ના પડે તમને કેમ લાગે છે લેવી પડે તો પછી બીજી કઈ શક્તિ છે આ લોકોની ને એટલે આ શક્તિ કઈ છે તે આપણે જાણવું જોઈએ જાણવું જોઈએ અને આ બધું હું કરું છું એમ કહો છો એ બધું ભ્રાંતિ છે શું છે એ આરોપિત ભાવ છે કેવો આરોપ કરો છો કરે છે બીજો અને તમે શું કહો છો મેં કર્યું તેનો તેનો કર્મ બંધાય છે ગુનાનો એ ગુનાનો કર્મ બંધાય છે કર્મ એટલે શું કે તમે કોઈ પણ ગુનો કરો એટલે કર્મ બંધાય શું ગુનો છે કે મેં કર્યું કે છે કરે છે બીજો તમે એવું બોલો છો નથી બોલતા મેં કર્યું બોલાય છે હે ઘણી વાર બોલાય છે એમ હા કોણ કરતા છે દિવ્ય શક્તિ એટલે કરતા ને ઓળખે અને ખાતરી થાય એની રિયલાઈઝ થાય પછી પોતે નથી કરતા એમ ખાતરી થાય એનું પણ રિયલાઈઝ થાય તો કામ ચોક્કસ થાય ને ચોક્કસ થાય ને